પેલો અત્યારે કરવાનું જોઈએ એનું પણ પેલું આવો બધો એમ કે છે કે આ બહુ નું અને પ્રભવ નું શું કે છે કે તાર કે જીવમાં પ્રભવ આવ્યું દરવાજ ઉભો થી મુક્ત થવું હોય તો તમારે માગણી કરો તો દરવાજ ઉભો થી થોડા ઘણા રવા દેવો હોય તો બીજી માગણી કરો તો બે બે રીત છે જે રીત તમારી સારી કહો પછી પંદર વખત જતા રહ્યો આમાં કઈ ગાડી ઉડી જાય શામાં લેવા ભગવામાં જશે મને ગાડી સામાન માગણી કરે માગો અમારી માગણી ક્યારે જેટલા ભરી કઈ બે પાંચ છ હજાર ડોલર મૂકો તો વાત કઈ એક ડોલર મૂકવાનો છે જેટલાવાનું છે ને દાપડ વાળા આ દુનિયામાં માણસ ના હોય આટલી બધી સમજણ માન લઈ સુગમ છે પણ મોક્ષ દાતા બનવો જોઈએ દાદા ભગવાન નમસ્કાર કરું છું બેન પૂછે છે કે આપણે આ બધા ને પૂજીએ છીએ અંબા માને ગાયત્રી માતા ને બધી દેવદેવીઓને આપણે ભજીએ છીએ બીજી બાજુ શંકર પાર્વતી આ બધા દેવો ને ભજીએ છીએ ને ભજીએ છીએ તો આ બધું એક જ છે કે જુદું જુદું છે આ બધું સમજણ પડતી નથી કે કેવી રીતના ભજવું શારીરિક શારીરિક હોય છે ભૌતિક જોઈતું હોય તો દેવીઓ બધું ભૌતિક જોઈતું હોય શારીરિક બધી અને આત્માનું જોઈતું હોય તો ભગવાન અને બધું અને બીજી બધી લાલચ છે બધા દેવો ને બધું સંસારી લાલચ હોય સંસારી છે એટલે હવે છે પર આધાર રાખે જે ભગવાન કોઈ દ્વારા હાજર ના થાય તે એટલે એનો વાંધો નહીં મળ્યા પછી મળે એટલે રસ્તો દેખાય છે કે નિર્ભર ભક્તિ માટે જાણવું છે કોને કહેવાય નિર્ભર ભક્તિ કોને કહેવાય સાંભળો બધા એમાં ભક્તિ કરીએ તો હમણાં અને ત્યાં ગમે આપણને એમ કે ગીતામાં કેવું છે કે જ્ઞાની ને પણ એ સંભાવે છે ભક્તિ કરવા મન ભક્તિ કરવાનું સંભાવે છે એ ભક્તિ કરવાનું સંભાવે છે જ્ઞાન કાઢતું હોય તો એમ કે છે કે માળા કરતા હોય તો મન આમ તેમ થાય ને સ્થિર નહીં રહી મન માળા કરીએ હા મન સ્થિર નહીં રહી હા માળા તો થઈ ગઈ તમારે. જવાની ભાઈ. લાકડાની માળા થઈ ગઈ. લાકડાની માળા કોણ છે? માળા બનાવી કાચની મૂકીને રાજા શું? માળા વિચારી વિચાર કરે દર્શન વાળા કપૂર. મારા બાળાને તમે આપીએ છીએ તો સારી રીતે મારા ભેરોને આપીએ નિરંતર મારા ભાઈ એમનું જાણવું છે કે ઋષિમુનિઓ અને ગુરુઓમાં ફેરશો સાંભળજો સાધુ બે પ્રકારના એક ગોળ મારે અંદર વાઘરો કઈ જયારે આંટો હોય તો એ દાદા સાધુ કહેવાય આત્મરચા સાથે જાગવું અને બીજી દેહા દેહ પોતાનો હિત અને બીજાનો હિત આત્મદશા ઋષિ મુનિ ઋષિ અને મુનિ કોને કહેવાય ઋષિ બ્રહ્મની પાછળ પડે અને તેમાં એક્સપર્ટ થઈ જાય તારે બ્રહ્મ થઈ કહેવાય અને રાજની પાછળ પડે અને એમાં એક્સપર્ટ થાય તો રાજ થઈ કહેવાય ઋષિ રાજ ઋષિ એટલે ઋષિ એ એક્સપર્ટ ને મુનિ મુનિ એટલે જે કોઈ દાડાઈ સંસારી વાણી ન બોલે સંસારી વાણી સંસાર ને અર્થ ને માટે કોઈ પણ વાણી બોલે નહીં અને આત્માના હેતુ માટે જ વાણી બોલે એવું નહીં કહેવાય આત્મા હેતુ માટે જ વાણી સંસારી હેતુ માટે નહીં અને નહીં તો સંસારી હેતુ માટે વાણી બોલે એ ના બોલે તો એ મુનિ નથી મળું ના મોડું નહીં તો આમાં કરે એટલે મુનિને બોલે છતાં અમે બોલીએ નહીં છતાં અમને મુનિ કે કારણ કે અમે આત્મ હેતુ માટે બોલીએ અમારા સંસારી આત્મજ્ઞાની એ જ મુનિ કહેવાય પછી આત્મજ્ઞાન એ જ ગુણી પણ ત્યાં ગુણી પણ જ વાત કરી સંસારની વાત છે હું આ દેહ છે હું આત્માનું મોહ દેહમાં આત્મબુદ્ધિ દેહમાં આત્મબુદ્ધિ દેહ તે હું એ દેહ અધ્યાસ અને આત્મામાં આત્મબુદ્ધિ એ આત્મા ત્યારે તમને આત્મામાં આત્મબુદ્ધિ દાખલ દાખલ ના હોય પછી મળે નહીં જ્ઞાની પુરુષો સમર્પણ આપે પછી મળે મળવાનો ભય પણ ના જ્ઞાની પુરુષે દર્શન કરવાના દીધા તમારો અહોભાગ થઈ ગયો તારી પૂજા થતી હોય દસ દિવસ દસ દિવસ મોરારજી બાપુ ની કથા સાંભળવા ગયા સિસ્ટર બાપુ સુખામાં એ સારું કહેવાય જ્ઞાની તો ભગવાનમાં છે દુનિયામાં કોઈ એવું નહીં આખા ભગવાનમાં માગીએ મળે ને અમારે ભાગોને આપણે તો ઉછલાઈ ગયા મોક્ષ વધારમાંથી આવ્યા માગવા જેવું શું વપરાવાની નહીં છે સુખ કોને માર ચાર પડે માર આવડે તો એ આવડે નથી કરતા આવડું જોવાની કળા કેવી રીતે શીખાય કેવી રીતે શીખાય વાત તારા અમારા બુદ્ધિ ને પડવા આવે બુદ્ધિ વગરનો કોઈ હોય નહીં બુદ્ધિ વગરનો આખા વર્ગનો એકલો છું અને સિસ્ટમમાં રહીને તમે આવું એની થાય છે અને એન્ડ સુધીર સંતોષો નબળો બોલ થયો જય ઈશ્વર ભી જય ઈશ્વર જય ઈશ્વર અને જ્ઞાનમાં ફેર છું અમને જ્ઞાન હોય જ્ઞાન અનલિમિટેડ હોય અસીમ હોય બુદ્ધિને જ્ઞાનમાં શું છે થાય કે જે કર્યો એ નિરાક પ્રકાશ કહેવાય કેવો કહેવાય અને હરીસાનો પ્રકાશ આપણે રસોડામાં અમારી વાંકો નાખી રસોડામાં આવે ડાયરેક્ટ પ્રકાશન કહેવાનું તો જ્ઞાન પછી પછી જે ડાયરેક્ટ પ્રકાશ આવે તે જ્ઞાન ત્રણ પ્રકાર પણ પ્રકાર એ આત્મા આ બાજુ અભાવ નીકળે એ ઇગોઇઝમમાં હોય તો બુદ્ધિ પણ નાની ઇગોઇઝમ કાયો હોય હોય તો બુદ્ધિ ઇગોઇઝમમાં શું બહુ hard છે, વિચારી. ભગવાન બહુ hard છે તમે. કે દાદા સમજવાનું બહુ હાર્ડ લાગે તમને આવું લાગે બહુ hard લાગે. સાદું વિભાજન હોય વિચાર. તો ચાલતું જ નહીં. આ બધાને બંને જ. ચિંતા થાય દાદાની પાસે એટલું જ કહેવાનું કે તમે જે કમાય છે એમાં આપો આટલું કરીને બેસી જાઓ ત્યારે તમને ચિંતા રહી જ નાખી આટલું જ બીજું ખબર નહીં. દાદા કે માણસને શું નથી આવતું એટલે ભગવાન પાસે માર્ગમાં કરવું પડે ભૌતિક છે ભૌતિક ઓળખ એને ઓળખ પાસે ઘણા ઘણા એની પાસે તમે જરાક ભાઈ પાઈ પર બોલો ને આ લોકો જયારે સાત થાય છે જરા આનો વોલ્યુમ વધારે કરાવો તો નહીં નથી આપણે ના જોઈએ ધીરે ધીરે બચતા ધીરે ધીરે ગુલાબી ઓળખાતા નથી સુરત ની પાસે ના છે વડોદરા ના છે સુરત એમને જ્ઞાન થયું જ્ઞાન પ્રગટ સુરત છોકરાઓના કેટલાય ઉપરી હશે બાપો કોઈ ઉપરી નથી કોઈ ઉપરી ના મળે ભગવાન હતા ઉપરી ભગવાન Darren, do you want this in the go? हाँ ब्लंडर करने से चलो जी ब्लंडर करें नीचे कहीं दे रहा है नीचे इतना करके ब्लंडर में दादा पे थोड़ी बार बच्चा के बड़ा बड़ा इस समय उन्हें जिन्हें दौड़िया है जिन्हें दौड़िया પૈસે પગે લાગે આ બોલતા મોહનભાઈ મોહનભાઈ મોહનભાઈ તમે માની લીધું ત્યાંથી આ એક તમે જે છો એ જાણતા નથી તમે નથી જો એ આરોપ કરો તો એ રોંગ બિલિંગ છે પછી એક જ રોંગ બિલિંગ છે કે ના આ ભાઈ નો ધણી ભાઈ ના ધણી આયા છોકરા બાપ જો અને મામા જો કાકો જો જો છો કેટલી રોંગ બિલીફો કરી છે અરે રામ બિલીફ આટલી બધી હોય માણસ કેવી રીતે એટલે અમે આ ફ્રેક્ચર કરી આપીએ રામ બિલીફ અને રાઈટ બિલીફ એટલે તમને દર્શન કરી આપીએ સમ્યક દર્શન કાલે અમે તમને દિવ્ય વસ્તુ આપીશું તે જીવ માત્ર માં પછી વળી જો ભાઈ પાંચ પછી પાંચ પચાસ કલાક અમારી ટ્રકમાં આવ્યા દાદાને કહ્યું તમે મુંબઈમાં અમદાવાદમાં ઘણા માણસો દેખાય છે નાખો દાડો દેખાય પછી કેવી રીતે ભોગવા લાગે દાદા ભગવાન જેમ માગે આપે એવી રીતે લાભ ઉઠાવતા આવડવું જોઈએ ગાડીઓ ઉભી રહે તો કઈ છૂટે કે લઈ લો લઈ લો લઈ લો સાહેબ મારે હમણાં વખત નથી સાહેબ ગુજરાત કઈ વસ્તુ પર આપણા પર છે મનુષ્યનો કઈ કઈ વસ્તુ પર કાબુ નથી મનુષ્યનો કઈ કઈ વસ્તુ પર કાબુ નથી કાબુ છે ઘરમાં નથી ત્યારે ધંધા ચલાવી શક્તિ પોતાની કરીએ છીએ ને તમારી સાંભળવા લેવી કેમ નહીં જાય ને સગના ફાંકી લઉં તો ફાંકી કરે છે શું કરું છું બધા સંદાસ જવા વાળા નીકળ્યા સંદાસ જવાની કૃષ્ણ ભગવાન એને કીધું મને કુદરત આપે તો કુદરત જ ઊંઘાય હા એટલે તમારી ઉભવાની શક્તિ નહીં ઠંડા ઠંડા کئی سکتے ہیں وہ کمائے ہوں کسی جی، دہ لاکھ ڈالر کمائے تو گوٹ دے دے کہ بھگوان کہے بھگوان کہے کہ بھگوان ارے ہوں کو ہے لوگوں بڑا سات کے والا بھر میں دیا ہوتے ہیں મહાવીર નું નિર્વાણ થયું કે છે ને તે નિર્વાણ એ તો યુ મીન ધેટ હા ગૌતમ બુદ્ધ ની વાત છે મહાવીર ની વાત છે નિર્વાણ નિર્વાણ શબ્દ છે એની વાત પૂછે છે નિર્વાણ એટલે જેને હવે ફરી દેહ ધારણ નથી કરવાનું તેનું છેલ્લું મરણ ફરી દેહ ધારણ કરવાનું ના હોય એ છેલ્લામાં છેલ્લા દેહ નું મરણ એટલે છેલ્લામાં છેલ્લા દેહ ને ચરમ શરીર કે છે ચરમ શરીર જાય ત્યાં નિર્વાણ કહેવાય બીજા બધા નિર્વાણ ના કહેવાય મરી ગયા કહેવાય દેવલોક થયા કહેવાય નિર્વાણ કેમ પૂછવું પડ્યું તો કોઈ જગ્યાએ લખ્યું વાંચવામાં આવ્યું છે એમ કે હું રિલિજન માં રિસર્ચ કરું છું હા બરોબર છે ક્યાં વાંચ્યું હશે એમાં નિર્વાણ આમ કામ લાગે એવું છે અમારી વાત તમને નિર્વાણ નો અર્થ શું સમજાતો હતો nirvana would be an eternal please એમ કે છે ઇટર્નલ બ્લીસ નિર્વાણ એટલે ઇટર્નલ બ્લીસ સનાતન પરમાનંદ જે અંદર થયા કરે યુ મીન દેટ એને કે છે સનાતન પરમાનંદ થાય તેને કાયમ નો પરમાનંદ રે એ તો પરમાનંદ હોય જ પણ આ નિર્વાણ કેમ કહ્યું કે આ દેહ છૂટે નિર્વાણ બીજો નહીં નિર્વાણ બીજા દેહ નું નિર્વાણ ના કહેવાય અમુક જ માણસ ના દેહ ને નિર્વાણ કહેવાય નહીં તો નિર્વાણ કહેવાય નહીં બાકી એ તો હોય તમે કહ્યું એ તો સંપૂર્ણ આનંદ નું તાણ થઈ જાય ત્યાર પછી જ આ થાય નિર્વાણ થાય નહી તો નિર્વાણ થાય નહીં વોટ અબાઉટ અધિ નિર્વાણ શું કે છે અધિ નિર્વાણ એટલે શું એટલે પેલો નિર્વાણ એનો હાથ કરતા નથી નિર્વાણ છૂટી જાય તારે કેતા છે એવું કેતા શું સવારે અહીંયા મોટા નીકળે અલ્લાહ પાસે શું છે તે વાત કહીએ અલ્લાહ શું છે તે દેખાડીએ બધું અમારી પાસે હોય જાણવા તમારે પૂછી પૂછી લેજો પરમ બે જતા રહેવાના એની ફી નથી અને વાત જુદી જ જાતની એટલે જે કઈ વાતચીત કરીએ કરજો ખુશી થઈ છેલ્લા વાત લોક એવું બધું ગૂંચવાડા ગૂંચવાડા لوکا دوران در پڑے ક્યાં બહાર ભગવાન બનાવી એવું નાખે ને તો લોકો એટલે ભગવાન ની બીક રાખવી પડે એટલે મારે બહાર કેવું પડે ભગવાન બનાવી વિચારક હોય તો જ આવું કેવાય કે ભગવાન નથી બનાવી The world is the puzzle itself, puzzle finished. I think I know. કોણ It's a different personification. કે બીજા માણસની આઈડેન્ટિફિકેશન ભાઈ બીજું જ બોલી રહ્યું છે કોણ છે It could be a medium or a super power. કે મીડિયમ હોઈ શકે અગર તો સુપર પાવર આ ઓરિજિનલ ટેપ રેકર્ડ બોલે છે ઓરિજિનલ ટેપ આ ઓરિજિનલ નથી ઓરિજિનલ ટેપ રેકોર્ડ બોલે છે તે વક્તા છે તમે શ્રોતા છો હું જ્ઞાતા દ્રષ્ટા છું ટેપ રેકોર્ડમાં શું બોલે છે એનું ધ્યાન રાખ્યા એનું ચેકઅપ કર્યા કરું છું original tape record original tape record એટલે માલકી ઘણી મારી અને કોઈ માલિકી નથી والی پوائزنس پوائزنس پوائزنس ہوئے ہوئے ہوئے یہی બે બે કલાકમાં ચિંતા ચિંતા ચિંતા રહી નાખી જિંદગી જ ના થાય તો અમારી પાસે કહીએ કે લાખ દાવો મળશે આ માલકી વાણી બે કલાક چنتا જો ચિંતા વગરનો થઈ જાય ચિંતા થાય તો દાવો મારજે એવું કહીએ શું કહ્યું ચિંતા વગરનો માર્ગ કોઈ નહીં હોઈ શકે નહીં પણ છતાં મારી પાસે છે પચીસ ત્રીસ હજાર જણ જે પૂછ્યું પૂછ્યું હા બધું તમામ ખુલાસા world world observatory That's the reason I'm here. This is the world observatory. એટલા માટે જ હું આવ્યો છું અહીંયા હા તો પૂછો તો બધું નોટ કરી દો સ્વયં સિદ્ધ સક્ષિત આનંદ એક્સપ્લેન મી ચાલો કે સ્વયં સિદ્ધ સચ્ચિદાનંદ એ સમજાવો સ્વયં સિદ્ધ સચ્ચિદાનંદ હમ એ પોતે સ્વયં સિદ્ધ થયેલા છે પોતે જ ભગવાન સત સત એટલે અવિનાશી ચિત એટલે જ્ઞાન દર્શન અવિનાશી જ્ઞાન દર્શન છે આનંદ હોય સ્વયં સિદ્ધ કોકની મદદથી નહીં કોકની હેલ્પ નહીં નિરાલંબી અવલંબન અવલંબન હોય તો પછી સર્વસ્થા કહેવાય સુખી જ ના ગણાય સ્વયં સિદ્ધ પોતે પોતાથી સિદ્ધ થયેલા એ જ ભગવાન એ જ અલ્લાહ જુદા જુદા અને અલ્લાહ જુદા અલ્લાહ સચિદાનંદ સ્વરૂપ છે ખુદા ખુદા ખુદા ખુદ ને જાણે તે જે ખુદ ને જાણે અને ખુદમાં જ રહે એ ખુદા સાહેબ જાણવું છે પૂજ્ય બધું સાંભળો છો અમારા દેહમાં છવ્વીસ વર્ષથી રહ્યા નથી માલિક નથી છવ્વીસ માલિકી નથી અમારી છવ્વીસ વર્ષથી ટ્વેન્ટી સિક્સ યર્સ પાડોશી તરીકે રહું Ask him what stage does he consider himself in right now? What's the stage? હમણાંનું સ્ટેજ right. એમ પૂછે છે કે અત્યારે તમારી કઈ સ્થિતિ છે કઈ દશા છે દશા ભગવાન ની ત્રણસો સાઠ છે અલ્લાહ ની અને મારી ત્રણસો છપ્પન છે ચાર ડિગ્રી માટે નાપાસ થયો તેથી આ પડી લોકોને કામ લાગે મારી ઈચ્છા છે કે જે સુખ હું ભોગવું છું એ સુખ લોકોને હો એ થાય છે બધા લોકો આ હોલ વસ્તી કાયમ ના શીખ્યા છે કોઈ મિનિટ પણ અડચણ ના આવે આ બેન ચાલીસ એક હજાર છે મારી મુસ્લિમો પારસી પાસે અમારે મુસ્લિમ પાસે જુદી ના થાય અમારે નિષ્પક્ષપાત ગાય પક્ષપાત ના થાય કે જૈન છે કે હિન્દુ છે એવું ના થાય કારણ કે અમે તો આત્મધર્મી દેહ ધર્મી આત્મધર્મી આપે What was the lifespan of Gautama Buddha? ગૌતમ બુદ્ધ નું આયુષ્ય કેટલું હતું ગૌતમ બુદ્ધ નું આયુષ્ય કેટલું હતું ગૌતમ બુદ્ધ બે થઈ ગયા ગૌતમ બુદ્ધ ની વાત કરો મહાવીર પાસે હતા તે કે બુદ્ધ ભગવાન બુદ્ધ ભગવાન બુદ્ધ ભગવાન બુદ્ધ ભગવાન ની વાત કરો છો હે એ તો એસી વર્ષ નું આવ્યું બોતેર વર્ષે મારી ગયા અને બે અસમકારી જોડે જોડે બુદ્ધ ભગવાન કરતા વધારે જાણવાનું છે મહાવીર ભગવાન બુદ્ધ ભગવાન એ જાણવા જેવા ખરા ભગવાન કેવાય શું કહ્યું એથી વિશેષ જાણવાનું મહાવીર જ્ઞાન ક્યાં મળ્યું ને તમને જ્ઞાન કઈ સાલમાં મળ્યું ફર્સ્ટ પહેલું જ્ઞાન ક્યારે મળ્યું તમને આત્મજ્ઞાન નાઇન્ટીન ફિફ્ટી એઇટ સુરત ના સ્ટેશન પ્લેટફોર્મ બાંકડા ઉપર પ્રસન્ન થઈ ગયો એ બાંકડે ફોટા લઈ લીધેલો છોડે નહીં બાપડો બાપડો નીચે થાય કે જંગલમાં થાય કે ગુફામાં થાય પણ એમને તો આટલી બધી ભીડમાં રેલવે વાળા આપી રેલવે સ્ટેશન આપડે સુરત નું railway station you can imagine દાદા જો બેઠો તો બકડો જ છે ને અરે થેન્ક યુ થેન્ક યુ મારે તો નહીં કોઈ વસ્તુ મારે તો નહીં પણ માગવાનો વિચાર હતો ના આવ્યો પેલો ભગવાન મહાવીર અને ભગવાન બુદ્ધ એ બંનેનું જરા ફરક સમજાવો ને કે બધા ઇન્ટરેસ્ટિંગ વાત છે આ ભગવાન મહાવીર આપડે બેઠા હોય આ બાજુ આ બાકડા આની પર ટેબલ પર આ બાજુ ગૌતમ બુદ્ધ બેઠા હોય અને ગામમાંથી એક માણસ ને લઈને આયા હાથ પગ કપાઈ ગયેલા હોય પરું દળતું હોય પરું પડતું હોય ને ચિત્રી ચડે એવું શરીર દેખાતું હોય એને લઈને જતા હોય તમે સમજો ભાઈ ને તો જોનાર કોણ કોણ છે ભગવાને જુએ છે મહાવીરે જુએ છે ભગવાન બુદ્ધે જુએ છે તેને જોવામાં શું ફેર પડી જાય એ બે જુએ છે જોતા ને હાથે બંને શું ફેર પડી જાય પાણી ના હાલે સારી રીતે જુએ પણ પેટમાં પાણી ના હાલે અને બુદ્ધ ભગવાન એમ અતડાઉં થાય શું કહે દયા આવી જાય એટલે પોતાને દયા આવેલી છે દયા દયા એ પોતાનું દુઃખ મટાડવા માટે હોમાની ઉપર છે તે એ કરે છે ખબર પડે ને અને મારીને દુઃખ ના મારીને દયા ના આવે કરુણા હોય કેવું દયા તો હે અમુક હદ સુધી ગુણ છે પછી કરુણા હોય દયા પૂર્ણ થાય કરુણા હોય ભગવાન દયા પૂર્ણ થઈ જશે એટલે પછી કરુણા એકાદ બે અવતાર પછી પણ તમને સમજાય છે એમને એમને ઇમોશનલ થઈ જાય બુદ્ધ ભગવાન ઇમોશનલ થઈ જાય એવું ગભાય છે સમજાય છે ને અને એ ઇમોશનલ ના થાય હું ઇમોશનલ ના થયું મારો મારો બુદ્ધિ જ નહીં શાંત પણ બુદ્ધિ નહીં એટલે પછી ઇમોશનલ સી રીતે થાય મારામાં શાંત બુદ્ધિ નથી ઇમોશનલ સી રીત થાય બુદ્ધિ વગરના માણસ કેટલા હોય દુનિયામાં But I think emotion is one of the natural instinct. It doesn't have to do with any personal IQ. Any person would be emotional to a certain extent. Yeah, that is a person. But one, one who has become pure soul, there is no such type of emotion. Then if, uh, if uh, Sat, sat uh, he, he says that I don't have buddhi, but he is having knowledge, jnana. એટલે જે પેલી વાત કરી ને કે ઇમોશન્સ ના હોય દયા ના હોય તો કે બહુ ઊંચી સ્ટેજ ની વાત છે નિર્માણ થાય બાકી નિર્માણ ના થાય મરઘી કાપે ને એની પાસે કોઈ તો એમને કે આમ તડફડાટ કરે મરઘી તો એમને અસર અને ગૌતમ થી જોવાય નહીં એનું શું કારણ દાદા પેલા અસર કેમ ના થાય કઈ દ્રષ્ટિ થી જોતા હશે ભગવાન નામાં દયા ના હોય મારી ના કરુણા હોય બેનો તમે લોકો વાતો નહીં કરો ને કારણ કે એક્ઝેક્ટ જોઈએ છે એ એક્ઝેક્ટ જુએ છે કે કોને મારે છે કોણ માર ખાય છે કોણ કોને કાપે છે કાપનાર કોણ છે વાસ્તવિકતા જુએ છે શું જુએ છે અને તેરા છે તે અવસ્થાઓ જુએ છે અવસ્થાઓ તો વિનાશી જ છે બધી છે અને ભગવાન તો વાસ્તવિકતા જુએ છે જ્યાં સુધી દયા હોય જે માણસનામાં દયા હોય તેને દયાળુ એકલો હોય શકે નહીં કોઈ પણ માણસ દયાળુ એકલો હોઈ શકે નહીં નિર્દય હોય જ થોડોક નિર્દય હોય જ શું હોય નિર્દય એ અવિનાભાવી ગુણ છે કે દયા હોય તો નિર્દયતા હોવી જ જોઈએ પણ ઓછી વધતી જરા એ તો સમજાય છે એ આ ધંધો ગુણ ભગવાન નામ ના હોય મારી નામ દયા ના હોય નિર્દયતા એ હોય કરુણા હોય કેવું એ હા ઉંદર ની પાસે બિલાડી જાય ને દેવની પર કરુણા રાખે શું કહ્યું અને આપણા લોકો તો દયાળુ લોકો શું કરે આપણા દયાળુ લોકો તો એક વાંસી લઈને બિલાડી મારે મોટો હાથ બતાવવા વાળો નીકળ્યો તે તમે સમજ પડી ભાઈ શું નામ છે ઉસ્માન ઉસ્માન તારેક ઉસ્માન ઉસ્માન ઇસ્માઇલ